એ આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો માનવ વાર્તા સાંભળે છે આવો આવો માનવ ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મીઠા બોર બોર ખાવ છો ને તમે આ ઘણા સમય પહેલાની આ વાત છે ઓ ભાઈ માતંગ નામના ઋષિ હતા આ ઋષિના આશ્રમમાં એક શબરી નામની ડોશી રહેતી હતી હો બિચારી બહુ ગરીબ એ તો બહુ સેવા કરે બધાની અને સારા સારા કામ કરે ને ભગવાનનું નામ લે હવે એક વખતની વાત છે આ રામ સીતા અને લક્ષ્મણ દંડક વનમાં ગોદાવરી નદીના કિનારે પંચવટી નામની જગ્યાએ ઝૂંપડી બાંધીને રહેતા હતા એકવાર ઝૂંપડીમાં સીતાજી એકલા હતા ત્યારે રાવણ તો બાવાનો વેશ લઈને આવ્યો એ મોટી મોટી દાઢી વધારેલી અને આવીને કહ્યું ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી સીતાજીને એમ કે કોઈક બાવો કોઈક સાધુ ભિક્ષા લેવા આવ્યો છે સીતાજી ભિક્ષા આપવા બહાર આવ્યા પણ રાવણ તો સીતાજીને પકડીને ઉપાડીને ગયો સીતાને રાવણ લંકામાં લઈ જઈને અશોકવન નામના બગીચામાં રાખ્યા હો અને પાકો ચોકી પહેરો ગોઠવો કે કોઈ આવીને સીતાજીને લઈ ન જાય આ બાજુ રામ અને લક્ષ્મણ આ વાત તો જાણતા નહોતા રામ તો સીતા વિના ઘણું રોવા લાગ્યા હો ને વિલાપ કરવા લાગ્યા સીતાજી ક્યાં જતા રહ્યા સીતાજી ક્યાં જતા રહ્યા લક્ષ્મણે રામને ધીરજ આપીને કહ્યું મોટા ભાઈ આમ દુઃખ કરવાને બદલે ચાલો આપણે સીતા માતાની શોધ કરીએ રામ અને લક્ષ્મણ તો સીતાજીની શોધમાં નીકળ્યા પછી તો એ રસ્તામાં રાક્ષસોને મારતા જાય ને આગળ વધતા જાય બધા ઋષિ મુનિઓને એના ત્રાસમાંથી એ છોડાવ્યો રામ અને લક્ષ્મણ તો ઋષિ મુનિના આશ્રમોમાં રાત્રે રે ને એમનો સત્સંગ કરે ને એમના પાસેથી જાત ભાતનું જ્ઞાન લે હો વિદ્યા શીખે અને આગળ ને આગળ ચાલતા જાય આગળ ને આગળ ચાલતા જાય રામ અને લક્ષ્મણ પોતાના રહેઠાણ તરફ આવે છે એવી જાણ આ શબરીને થઈ હો આ ડોશીને થઈ પણ એ તો બિચારી બહુ ઘરડી હતી અને એ રાજી થઈને બધાને પૂછવા લાગી રામ મારી ઝૂંપડીએ આવશે રામ મારી ઝૂંપડીએ આવશે બધાએ એને કહ્યું હા રામ અહીં આવે ત્યારે તું વિનંતી કરજે હો જરૂર આવશે તારી ઝૂંપડીએ એક દિવસ આ રામ અને લક્ષ્મણ ત્યાંથી નીકળ્યા હો ભાઈ શબરીએ દોડીને આગળ આવીને રામને વિનંતી કરી મારા આશ્રમે પધારો મારા આશ્રમે પધારો મારી ઝૂંપડીમાં પધારો શબરીનો પ્રેમ જોઈને રામ અને લક્ષ્મણ તો તેની ઝૂંપડીએ ગયા શબરીએ સરસ મજાના આસનો પાથરીને રામને બેસાડ્યા અને પાકા પાકા બોર એક ઝાડના પાંદડા ઉપર લઈને આવીએ તો એની પાસે થાળીઓ તો ક્યાંથી હોય બિચારી પાસે એટલે ઝાડના પાંદડા ઉપર બોર લઈને આવી અને એ રામને બોર આપવા લાગી હો રામ તો બોર ખાતા જાય ને વખાણ કરતા જાય આહા હા હા બોર બહુ મીઠા છે બહુ મધુરા છે બોર બહુ મીઠા છે હો શબરીએ કહ્યું અરે આપના માટે પાકા પાકા ને મીઠા મીઠા બોર મેં ચાખીને જ રાખ્યા છે મેં પેલા ચાખ્યા છે બધા બોર મીઠા છે ખાવ ખાવ તમારા માટે તો છે દૂર ઉભેલા લક્ષ્મણને બોલાવીને શબરીએ એને પણ બોર આપવા માંડ્યા રામને બોર ખાતા જોઈને લક્ષ્મણે પણ બોર ખાધા હો અને આ ઘરડી સબરી તો એવી ખુશ થઈ એવી ખુશ થઈ કે ઓહો હો રામ ભગવાને મારા બોર ખાધા રામ ભગવાને મારા ગરીબની ઝૂંપડીએ બોર ખાધા રામ તો રાજકુમાર હતા ને રાજા હતા સબરી તો ઘરડી ડોસી છતાં આ સબરીનો પ્રેમ જોઈને રામ એના આશ્રમે ગયા અને સબરીના એઠા બોર ખાધા હો ભાઈ તો આવી હતી આ મીઠા બોરની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો